શ્લોક નંબર ફિફ્ટી વન ઉપવિશ્ય તત શુદ્ધ આસને શુચિભૂતલે અસંકીર્ણ ઉપસ્પૃશ્યમ પ્રાંગમુખમ વોત્તરામુખમ અને તહેવાર પછી પવિત્ર પૃથ્વીને વિશે પાથર્યું અને શુદ્ધ ને બીજા કોઈ આસનને ન અડ્યું હોય અને જે ઉપર સારી રીતે બેસી શકાય એવું જે આસન તેને વિશે પૂર્વમુખે અથવા ઉત્તરમુખે બેસીને આચમન કરવું વસ્ત્ર પહેર્યા પછી પવિત્ર ભૂમિ ઉપર માટી અને છાણથી લેપેલી પૃથ્વી ઉપર કે દેવ મંદિર આદિમાં અથવા વાળીને પાણી છાંટીને શુદ્ધ કરેલા ભૂભાગ ઉપર પાથરેલા અસંકીર્ણ શુદ્ધ આસન ઉપર બેસવું વિષ્ણુ ધર્મોત્તરમાં સંકીર્ણ આસન વર્જ્ય કહ્યું છે જેમ કે આસનાંતર સંસૃષ્ટમ દીર્ઘમ દ્વિત્રાસનોચિતમ સ્વસ્ય દેવસ્ય ચૈકમ સ્વસ્ય દેવસ્ય ચૈકમ યત તત સંકીર્ણમ નૃપાસનમ હે નૃપ અને સંકીર્ણ આસન કહેવાને સંકીર્ણ એટલે શું કહેવાય સંકીર્ણ આ શ્લોકમાં આવ્યું એમ કહેવાય એટલાવાના ન હોય તો એને અસંકીર્ણ કહેવાય એટલા વાના હોય તો એને સંકીર્ણ કહેવાય હે નૃપ અન્ય આસનને અડકેલું ઘણું લાંબા આસનને અડેલું હોય તો એ સંકીર્ણ કહેવાય પૂજામાં કેવું કીધું છે અસંકીર્ણ ઉપવિષ્ય તથા શુદ્ધ આસરે સૂચિભૂતલે અસંકીર્ણ ઉપસ્પૃશ્યમ અસંકીર્ણ એમ અસંકીર્ણ આસન ઉપર બેસવું એટલે સંકીર્ણ કોને કહેવાય તો બીજાના આસનને અડેલું હોય તો સંકીર્ણ કહેવાય પછી ઘણું લાંબુ બહુ લાંબુ હોય બીજા હોતે આવીને પડખે બેસી જાય એવું હોય તો એ સંકીર્ણ કહેવાય ઘણું લાંબુ બે ત્રણ જણ બેસી શકે તેવું હા એમ બીજા આવીને બેસી જાય પોતરો હોતે આવીને ત્યાં બેસી જાય પાછો એમ દાદા પૂજા કરતા તો પોતરો આવીને બેસી જાય બીજો આવીને બેસી જાય જેની ઈચ્છા પડે આવીને બેસી શકે એવું ન રાખવું પોતાને અને દેવને બંનેને માટે એક જ હોય તેવું એક જ પાછરું હોય બે તોય નહીં એવું ન હોવું તેવું જે આસન તે સંકીર્ણ કહ્યું છે તેવું ન હોય તે અસંકીર્ણ કહેવાય અર્થાત પોતાને એકને જ સુખેથી બેસી શકાય તેવું કામળી આદિનું આસન યોગ્ય ગણાય પાછું ટૂંકું હોતે ન હોવું જોઈએ કોઈ તે માંડ માંડ બે ને અડધો બે ને અડધો બારો રહે એવી રીતે ન હોવું પોતે સારી રીતે બે શકાય ને બીજો કોઈ ન બે શકે બીજાને કોઈને હજુ ન હોય એવા ને અસંકીર્ણ કહેવાય પદ્મપુરાણ શિવગીતામાં કહ્યું છે કે સર્વાન કામાન વાપનોતી મનુષ્ય કંબલ કંબલાસને કૃષ્ણાજીને ભવેત મુક્તિ તપ શ્રી વ્યાઘ્રચર્મણી કુશાસને ભવેજ જ્ઞાનમ આરોગ્યમ પત્ર નિર્મિતે પ્રાંગમુખોદંગ અંગમુખો વાપી જપ પૂજામ સમાચરેત પાષાણે મુખ ઉદંગ મુખો વાભી એમ પ્રાંગ મુખ મુખ એમ જ છે કે બીજું છે પ્રાંગ મુખો પ્રાંગ એમ મુખો વાપી પ્રાંગ મુખોદંગ મુખો વાપી જપ પૂજામ સમાચરેત પાષાણે દુઃખમ આપનોતી કાષ્ઠે નાના વિધાન ગદાન વસ્ત્રે દારિદ્ર્ય માપનોતિ ભૂમો મંત્રો ન સિદ્ધ્યતિ વસ્ત્રે શ્રેયમ અવાપનોતી કામળીના આસન ઉપર બેસીને જપ કે પૂજા કરે તો તેના બધા જ મનોરથ સફળ થાય છે ઉનના આસન ઉપર બધા મનોરથ સિદ્ધ થાય છે બીજું કાળા મૃગચર્મ ઉપર બેસીને કરે તો મુક્તિ મળે તો મુક્તિ જલ્દી સિદ્ધ થઈ જાય છે મૃગચર્મ પછી વ્યાઘ્રચર્મના આસન ઉપર તપ ફળે છે ગરમ જ હોય ને વ્યાઘર એટલે તપ જલ્દી ફળે ડાભના આસનથી જ્ઞાન ઉપજે છે વ્યાઘ્ર ચર્મનું આસન છે કોઈ બેહવું હોય તો ચાંદ્રાયણ કરતા હોય તો તમારે બેહવું એટલે જલ્દી ફળે વ્યાઘ્ર ચર્મ ડાભના વ્યાકરણ હોતે આસન છે આપણે અને મૃગચર્મ હોતે છે મૃગચર્મ શું ફળે કાળા મૃગચર્મ ઉપર બેસી મુક્તિ મુક્તિ મુક્તિ જલ્દી મુક્તિ મને જલ્દી મુક્તિ થઈ જાય જલ્દી મુક્તિ થઈ જાય અને જો બહુ મૃગચર્મ ઉપર બેસીને એમ કરો તો હાજે પછી ઉપડવાનું એવું થઈ જાય ડાભના આસનથી જ્ઞાન ઉપજે છે ડાભનું આસન હોતે છે ભાડ્યું છે ને આપણે કે નહીં કોઈ ઉપયોગ નથી કરતું જ્ઞાન ફળે છે તમારે કૌમુદી ભણવી હોય તો એની ઉપર બેન ભણવી એટલે હું ઝોલા આવે ડાભનું આસન એવું હોય અંદર લાગે એટલે ઝોલા ન આવે એટલે જ્ઞાન ફળે જ ને પાંદડાના આસનથી આરોગ્ય મળે છે પાંદડાનું હોતી થતું હોય છે આસન કેળના પાંદડાને પાથરી માટે પૂર્વ અથવા ઉત્તર મુખે ઉપર કહેલા આસને બેસીને જપ પૂજા કરવા ખુલ્લા પથ્થરનું આસન કરવાથી હવે જેમાં કાંઈ ફળે નહીં અને બીજું ઊંધું જ ફળે એવા આસન કીધા હવે આ એવા આસન પથ્થરમાં ખુલ્લા પથ્થરનું આસન કરવાથી દુઃખ આવે છે આ દુઃખ લાકડાનું આસન ઘણી જાતના રોગોને નોતરે છે વસ્ત્રનું આસન દરિદ્રતા આપે છે ઓય ઓલું ઓલું કપાસનું હોય તો એમ અને ખાલી સાદા કપડાનું <coughs> કોટનનું ન રાખવું એમ પાછું બે વિકલ્પ કીધા છે એમાં લક્ષ્મી હોતે પ્રાપ્ત થાય છે કાં દરિદ્રતા દરિદ્રતા બેમાંથી એક થાય એટલે એવું થતું છે અને ખાલી પૃથ્વી ઉપર બેસે તો મંત્ર સિદ્ધ થતો નથી કોઈ એવું પણ કહે છે મંત્ર સિદ્ધ શું કરવાનો છે મંત્ર સિદ્ધ શું કરવાનું બ્રહ્મા કૃષ્ણદાસ હા એમ પૃથ્વી ઉપર બેહે તો કોઈ દાસ ન થાય કોઈનો એમ પાસે બીજાને દાસ કરે એવું મંત્ર કરે બધાય મારા દાસ થાવ બધાય મારા દાસ થાવ એમ મળે કોઈ એવું પણ કહે છે કે વસ્ત્રનું આસન ધન આપે છે અનંત ભટ્ટે તો કહ્યું છે કે અર્પાસમ તો શ્રીયમ વાપનો તેવું વાક્ય આવ્યું હતું ને મૂળમાં શ્લોકમાં કાર્પાસમ તો છેલ્લે આવ્યું હતું છેલ્લે શ્લોકના હાવ છેલ્લે વસ્ત્રે શ્રીયમ અવાપ અવાપનોતી વસ્ત્રે સ્ત્રીયમ અવાપનોતી એનું ગુજરાતી અનંત ભટ્ટે તો કહ્યું છે કે જપ પૂજા વખતે પહેરવાનું વસ્ત્ર રોજ ધોયેલું જોઈએ જે રોજ ધોયેલું ન હોય મેલું હોય નાહ્યા વિનાનો મનુષ્ય અડ્યો હોય તેવું વસ્ત્ર જપમાં કે પૂજા વખતે ન પહેરવું ઉપર લાકડાના આસનનો જે નિષેધ કર્યો છે તે ઘડિયા વિનાના લાકડાનો નિષેધ કર્યો છે તો બાવળનો વેઢો ન મૂકવો પાટલા ઉપર બેહીને કરે તો વાંધો નહીં પછી સુધારા વધારા આવ્યા પછી સુધારા વધારાનું બુલેટિન છે એ લાકડાની રેઠા ઉપર બે ન કરવું અત્યારે બધા <coughs> ને બધાને ઓલી શોખ હોય છે ને બધા એમ કે લાકડાના રેઠા જેવા રાખે એની ઉપર બે એવું ન વ્યાસે કહ્યું છે કે કૌશયમ કંબલમ ચૈવ અજિનમ પટમ ઉત્તમમ દારૂજમ પત્રજમ કૌશમ આસનમ પરિકલ્પયેત રેશમનું આસન કામળીનું મૃગચર્મનું ઊંચી જાતનું વસ્ત્ર લાકડાનો બાજોટ પાંદડાનું અને ડાભનું આસન કરવું ઉપર કહેલા આસને મારા આશ્રિતે બેસીને આચમન કરવું કણવમુનિએ આચાર મયુખમાં આચમનનો વિધિ કહ્યો છે કે આયતમ પૂર્વતઃ કૃત્વા ગોકર્ણા કૃતિવત્કરમ આમ આ લાંબા ગોકર્ણ એટલે આવો ગાયનો કાન ખાડાવાળો હોય ને એટલે એમાં પાણી લેવાનું અને આ મંગુઠાને આમ વાળવાનું એટલે ગોકર્ણ કહેવાય આયતમ પૂર્વત કૃત્વા ગોકર્ણ કૃતિવત કરમ સહ સહતાંગુલી નાતોયમ સહતાંગુલીના તોયમ સહતાંગુલીના તોયમ એટલે આમાં ભેળી આંગળીઓ રાખવાની આમ નહીં આમ અને અંગૂઠો આમ ભાળીને રાખો એટલે ખાડો પડે એમાં પાણી લેવાનું પછી આત્મન કરવાનું ગૃહિતવા પાણીના દ્વિજ મુક્તાંગુષ્ઠ કનિષ્ઠિક કનિષ્ઠેન ચમનમ ચરેત ખરેખર તો પાણી પી જવાનું હોય એટલે પિતૃકર્મ હોય તો આમ કરવાનું અને ઓલું હોય તો આમ કરવાનું એક અંગૂઠો ખુલ્લો રાખવાનો આંગળી હોતે ખુલ્લી રાખવાની બે આંગળી ખુલ્લી રાખવાની જુદા જુદા કર્મમાં જુદું જુદું હોય જમણા હાથને આંગળીથી ખુલ્લો કરે ગાયના જેવો આકાર કરે છેલ્લી છેલ્લી સિવાયની ત્રણ આંગળીઓને ભેળી રાખે અંગૂઠો અને છેલ્લી આંગળી છૂટી રાખે આવા હાથની હથેળીમાં આચમનીથી પાણી લઈને આચમન કરવું જમદગ્નિ મુનિએ ધર્મ પ્રવૃત્તિમાં ગોકર્ણા કૃતિનું લક્ષણ કહ્યું છે કે ગોકર્ણા કૃતિ કેમ કહેવાય એનું લક્ષણ અંગુષ્ઠાગ્રમ સમાકુંચ્ય આ અંગૂઠાને આમ વાળ વાળ અને એમ વાળ દેવાના અને એમ કરવાનો મધ્યમાં મધ્ય પરવાણી એટલે આય સુધી વાળવાનું મધ્યમાં મધ્યપરોને એમ વાળવાનું ગોકર્ણમ તદ્ધિ વિજ્ઞેયમ સર્વે સ્વાચમને સ્વિહ ઓલા બધા આવડતા ન હોય તો આ એક તો કરવાનું એમ આમાં આ બધા આત્મનમાં કરવાનું પિતૃકર્મ હોય કે ભગવાનનું કર્મ હોય કે બધા એમાં કરવાનું જમણા હાથના અંગૂઠાના ટેરવાને વાકુ વાળીને મધ્યમાં આંગળીના વચ્ચેના પર્વને અડાડે તેને ગોકર્ણાકૃતિ કહેવાય છે અને તે બધી જ જાતના આચમનોમાં ઉપયોગી છે અંગૂઠો અને આંગળી તે છૂટા રાખવાનું તો સાંવેદી સિવાયનાને માટે કહ્યું છે સામવેદી માટે તો કૃત્ય ચિંતામણીમાં ગૃહ્ય સંગ્રહનું વચન છે કે હોમઃ પ્રતિગ્રહોદાનમ ભોજનાચ ભોજનાચ માન ભોજનાચ મનાની ચ અબહિર્જાનું કાર્યાણી સાંગુષ્ઠાન્યેવ સામગ્રે સામગેહી હોમમાં દાન લેવા આપવામાં ભોજન વખતે અને આચમનમાં સામવેદીએ હાથને ઘૂંટણ બહાર રાખવો નહીં તથા લેવો હોય તો આમ રાખો દેવો હોય તો આમ તથા અંગૂઠો સાથે રાખવો આચમન બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય દ્વિજાતીય કરવું આવું કૃત્ય ચિંતામણીમાં જ યાજ્ઞવલ્ક્ય ઋષિએ કહ્યું છે માસ માત્રમ તું સંગૃહ્ય ત્રિહિ પ્રિબે પીબેદય પીબેદપહ જમણા હાથમાં અડદનો દાણો ડૂબે તેટલું પાણી લઈને ત્રણ વખત આચમન કરવું આચમન કરતી વખતે ડાબો હાથ જમણા જણાનો દાણો બુડી જાય એટલું બધું ન લેવું એમ ખાલી મગનો દાણો બુડે એટલું જ લેવાનું અડદનો દાણો કીધું એટલું જ પાણી આચમનમાં લેવાનું આચમન કરતી વખતે ડાબો હાથ જમણા હાથને અડાડી રાખવો એમ યમે કહ્યું છે તાવન નોપસ્પૃશ્યેત પ્રાજ્ઞો યાવદવા ન સંસ્પૃશેત ડાબા હાથનો સ્પર્શ ન થાય ત્યાં સુધી વિવેક ત્યાં સુધીમાં વિવેકી મનુષ્યોએ આચમન ન કરવું દિશાનો નિયમ હાથ અડાડી તમે કરો છો ને પૂજામાં કરો છો ને એમ કહો છો એટલે આમાં જો આવ્યું કેમ કરવું એ આમાં કીધું ને આપણે ક્યાં કહીએ છીએ આમ કીધું એમ કે આમ ડાબો હાથ અડાડે ને પછી લેવાનું જ્યાં સુધી ડાબો હાથ ન અડે ત્યાં સુધી પાણી ન આવવા દેવાનું પાણી પી જાવ છો કે પછી ફૂંકીને પી તો થોડુંક વધારે પી લેવું તો થોડુંક વધારે પી લેવું એટલે પછી પૂજા કરીને ન પીવું પડે ત્રણ જ વાર આમાં તો ત્રણ વાર કીધું તો પછી બધું આમાં આવશે કદાચ તમે કરતા હોય અમે ક્યાંક આવ્યું તો હશે તો જ કરતા હો ને આમાં તો ત્રણ વાર કીધું હાલો બીજી વાર ત્રણ વાર આવે તો પછી વાંધો નહીં નકર કાઢ નાખજો દિશાનો નિયમ યાજ્ઞવલ્ક્ય આ પ્રમાણે કહ્યો છે અંતર્જાનુ શુચો દેશ ઉપવિષ્ટ ઉદંગ મુખ પ્રાગવા બ્રાહ્મણેન તીર્થેન દ્વિજો નિત્યમ ઉપસ્પૃશેત દ્વિજે શુદ્ધ ભૂમિ ઉપર ઉત્તર મુખે અથવા પૂર્વ મુખે બેસવું બંને ઘૂંટણની અંદર વચ્ચેના ભાગમાં હાથ રાખવા આમ હાથ નહીં રાખો બે ગોઠણ હોય એની અંદર હાથ રાખો જમણો હાથ પછી બ્રાહ્મ તીર્થથી જમણે હાથે હંમેશા આચમન કરવું એના ઓલા જે અહીંયા આંકા હોય અને બધાને તીર્થના નામ હોય છે આ બધાના એમાં બ્રાહ્મ તીર્થ આવશે બ્રાહ્મ તીર્થ કોને કહેવાય એટલે ત્યાંથી પાણી હાલ એમ ક્યારેક અહીંથી હાંકવાનું હોય ક્યારેક અહીંથી હાંકવાનું હોય ક્યારેક અહીંથી આમ લેવાનું હોય નિત્ય હંમેશા તેનો અર્થ મિતાક્ષરામાં બીજા આશ્રમમાં જાય તો પણ આવો કર્યો છે સામવેદી હોય એને આમ કરવાનું તીર્થ ચાર છે એક ટચલી આંગળીનું મૂળ પ્રજાપતિ તીર્થ છે આ એટલે મૂળ એટલે આ આંખો છે એ પ્રજાપતિ કહેવાય તતલી આંગળીનું મૂળ પછી બીજું તર્જની અંગૂઠા પાસેની પહેલી આંગળી મૂળ છે અહીંયાથી તેનું મૂળ પિતૃ તીર્થ છે અને પિતૃ તીર્થ કહેવાય અને આને બ્રાહ્મ તીર્થ કહેવાય એટલે આમ લેવાનું અંગૂઠાનું મૂળ બ્રાહ્મ તીર્થ છે અંગૂઠાનું મૂળ કહેવાય બ્રાહ્મ હાથનો કે આંગળીઓના છેડાનો ભાગ દેવતીર્થ છે આમ સમજવું આમ હોતી હોય પાણી ક્યાંથી જવા દેવું એ વાત છે તીર્થ કહેવાય શુદ્રને એક જ વાર આચમન કરવું એમ શુદ્ર કમલાકારમાં કહ્યું છે કમલાકર એમ શુદ્ર કમલાકરમાં કહ્યું છે જેમ કે શુદ્રે શુદ્ધ સ્થળે પૂર્વમુખે અથવા ઉત્તરમુખે બેસવું ઘૂંટણની અંદર હાથ રાખવા હાથને ગોકર્ણાકૃતિ કરીને ફીણ વિનાના શુદ્ધ જળથી એકવાર આચમન કરવું ફેણ ન વળી ગયેલા હોવા પાણીમાં ફીણ વિનાના શુદ્ધ જળથી એકવાર આચમન કરવું અથવા ત્રણ વાર આચમન કરવું આવું સ્મૃતિ કૌમુદીમાં પણ કહ્યું છે હોઠનો સ્પર્શ જ કરવો આવું ગૌડે લોકોનું માનવું છે ખાલી આમ સ્પર્શ કરી નાખી દેવાનું એવું કર્ણાટકમાં માને છે બધા ત્યાં ગૌડ જાજા છે કર્ણાટકમાં અહીંયા હોતે ગૌડ તો છે કા અહીંયા ગૌડ વસ્તી છે ગૌડ ગૌડ ગૌડ વસ્તી ક્યાં ક્યાં છે વધારે ગૌડા ગૌડ બ્રાહ્મણ નથી હોતા શ્લોક નંબર ફિફ્ટી ટુ એટલે ત્રણ જ વાર આવ્યું છ વાર આવ્યું નથી આમાં એ તમે ક્યાંથી સાંભળ્યું છે સામાન્ય બોલામાં હશે બીજે ક્યાંય બહાર તિલક ચાંદો કર્યો એ પહેલા ઠીક હા તો તિલક ચાંદલાની વિધિમાં તો બહુ આવ્યું નહોતું આપણે મહારાજે તો આમાં ત્રણ વાર કીધું છે હમ છતાંય પરંપરાથી કરતા હોય તો કઈ એમાં બીજો વાંધો નહીં કઈ હમ આપણે નથી કરતા એટલે કીધું તો નથી કરતા એમ ધરા નથી કરતા નથી કરવું લ્યો એનું કંઈ ઓહડ ન હોય કે નથી કરવું જોઈએ નથી કરવું એટલે આપણે નથી ઘણી વખત તમે કીધું હોય કે ભાઈ તમે આમ કરજો તો કે નથી કરવું થાય એ કરી લો એટલે આપણે નથી કરતા ઓલું બધું એઠું ને એવું બધું થાય ને પછી ધોવાનું પાણી હોય ને બધું હુગરું હુગરું થાય એટલે નથી કરતા શ્લોક નંબર કરવું જોઈએ શ્લોક નંબર ફિફ્ટી ટુ कर्तव्यमूर्ध्वपुण्ड्रं च पुंभिरेव स चन्द्रकं कार्यसद्वा नारीभिर्फले कुङ्कुमचन्द्रकः અને પછી સત્સંગી પુરુષ માત્રને ચાંદલે સહિત ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું અમને પછી ભોજમાં આજે સંતો કરે છે કે નહીં ભોજમાં આત્મન કરે છે કે નહીં ભોજવાળા સંતો કરે છે એ બધા હોય છે બોલું આજ હા એ તો સારું કે પણ એ કહું છું ભોજવાળા આમાં ઘણા સંતો કરે છે હોતે એમ નથી કરતા એવું નથી અને પછી સત્સંગી પુરુષ માત્રને ચાંદલે સહિત ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું અને સુવાસીની જે સ્ત્રીઓ તેમણે તો પોતાના ભાલને વિશે કુમકુમનો ચાંદલો કરવો અને તે પછી પુરુષોએ જ સ્ત્રીઓએ નહીં ચાંદલાએ સહિત ઉર્ધ્વપુંડ્ર આગળ કહ્યા પ્રમાણે ગોપીચંદનાદિકે કરીને સીધી ઊભી રેખાવાળું તિલક કરવું પછી અને આડ કરે ઓલા બ્રાહ્મણો જે એને બધાને તિલક કહેવાય ચાંદલાને હોતે તિલક ચાંદલાને ગોળ તિલક કહેવાય ઓલું ઉભી પદાકૃતિ તિલક કહેવાય આમ શાસ્ત્રમાં તિલક એટલે અહીં કપાળમાં જે કાંઈ ચોડે એમ તિલક જ કહેવાય પણ મહારાજે આવું તિલકના અનેક પ્રકાર છે ગોળ તિલક આડું તિલક ઊભું તિલક આડું તિલક બ્રાહ્મણો કરતા હોય શંકર ભગવાનના ઉપાસકો ઓલી હું એને આડ કે ને ત્રિપુંડ ત્રિપુંડ હા ત્રણ આડા લીટા કરે ને ત્રિપુંડ પછી ચકારથી ફરીવાર આચમન કરવું તમે આવ્યા જો તમારું સાચું આ તો તો અંદર કરજો એટલે ક્યાંક આવ્યું હોય છે એટલે ન તો ન કરતા હોય હમ ઉર્ધ્વપુંડ ધારણનો વિધિ વાસુદેવોપનિષદમાં ભગવાન નારદે સર્વેશ્વર વાસુદેવને પ્રણામ કરીને પૂછ્યું હે ભગવાન વસ્તુ મંત્ર અને સ્થાનની સાથે મને ઉર્ધ્વપુંડ્રનો વિધિ કહો પછી વાસુદેવ ભગવાને જે વિધિ કહ્યો છે તે ત્યાંથી જાણી લેવો તે ઉર્ધ્વપુંડ્ર તિલક ગૃહસ્થોએ અને સાધુઓએ લલાટે ઓમ વાસુદેવાય નમઃ હૃદયે ઓમ શંકર્ષણાય નમઃ જમણા હાથ ઉપર ઓમ પ્રદ્યુમ્નાય નમઃ અને ડાબા હાથે ઓમ અનિરુદ્ધાય નમઃ આમ બોલીને લલાટ હૃદય અને બે ભુજાઓ તે ઉપર આમ ચાર કરવા આમ દીક્ષાવિધિમાં કહ્યું છે બ્રહ્મચારીઓ તો પાંચ તિલક કરવા બ્રહ્મચારી અથવા વાનપ્રસ્થોએ લલાટ કંઠ હૃદય અને બંને ભુજાના મૂળમાં વિષ્ણુ ગાયત્રી મંત્ર બોલીને અથવા કૃષ્ણ આદિ પાંચ નામ ઉચ્ચારીને પાંચ ઉર્ધ્વપુંડ્ર તિલક કરવા આમ વાસુદેવોપનિષદમાં ઉર્ધ્વપુંડ્રવાદમાં કહ્યું છે બ્રહ્માંડ પુરાણ આચાર બ્રહ્માંડ પુરાણ આચાર માધવમાં રંગ અને આંગળીઓના ભેદથી ઉર્ધ્વપુંડ્રના ફળમાં પણ વિભિન્નતા કહી છે જેમ કે શ્યામમ શાંતિકરમ પ્રોક્તમ રક્તમ વશ્યકરમ ભવેત શ્રીકરમ પ્રીતમ ઇત્યાહુ વૈષ્ણવમ શ્વેતમ શ્રીકરમ પીતમ શ્રીકરમ પીતમ ઇત્યાહુ વૈષ્ણવમ શ્વેતમ ઉચ્યતે અંગુષ્ઠમ પુષ્ટિદહ પ્રોક્તો મધ્યમાં મધ્યમાયુષ્ય કરી ભવેત અનામિકા નંદા અને અનામિકા અને અનામિકાનંદા નિત્યમ મુક્તિ તદાચ પ્રદેશિની એતે રંગુલી ભેદેસ્તુ તત કુર્યાત ન નખેહિ સ્પૃશેત શ્યામ રંગનું તિલક શાંતિ કરે છે <coughs> શ્યામ રંગનું તિલક કરે તો એને શાંતિ લાલ રંગનું તિલક વશ કરી આપે છે ભગવાનને વશ કરી આપે છે પીળા રંગનું તિલક લક્ષ્મીને આપે છે આપણે બધા પીળા રંગનું કરી શકીએ અને શ્વેત રંગનું તિલક વૈષ્ણવ વિષ્ણુના સંબંધવાળું કહેવાય છે અંગૂઠાથી તિલક <coughs> રામાનુજાચાર્યમાં એમાં શ્વેત રંગનું કરતા હોય છે અંગૂઠાથી તિલક કરવામાં આવે તો પુષ્ટિ મળે છે એમાં અંગૂઠાથી ઓલું તિલક્યાનું કહે પેલા જૂના જમાનામાં તો તિલક તિલક્યા હતા નહીં એટલે આમ કરતા એવી રીતે હાથે કરતા મધ્યમાં એટલે કે વચલી મોટી આંગળી તેનાથી કરેલું તિલક આયુષ્ય આપે છે એ બધા મોટી આંગળી એટલે મોટું આયુષ્ય થાય મધ્યમાં અને ટચલી આંગળીની વચ્ચેની અનામિકાથી કરેલું તિલક હંમેશા અન્ન આપે છે મોટે ભાગે બધા આનાથી કરતા હશે ને અનામિકાથી એટલે ખાવા પીવા મળી જાય પહેલી તર્જની અંગૂઠા પાસેની આંગળીથી કરેલું તિલક મુક્તિ આપે છે આ કહેલી જુદી જુદી આંગળી આવી જ નહીં એમાં કંઈ કરવાનું હોય એનાથી ન કરવાનું આ કહેલી જુદી જુદી આંગળીઓથી તિલક કરવું પણ નખનો સ્પર્શ થવા દેવો નહીં આચાર મયુખમાં તિલકનું લક્ષણ કહ્યું છે ઉર્ધ્વ પુંડ્રમ મૃજુ સૌમ્યમ કનિષ્ઠાંગુલી વત્સ્મૃતમ નાસાદે કેશપર્યંતમ પ્રયત્નાદ ધારયે દ્વિજ કેમ કરવું એ બધું ટચલી આંગળી જેટલી વચ્ચે જગ્યા રાખવાની નાસાદે એટલે અહીંથી શરૂ કરવાનું એમ અને વાળ સુધી કરવાનું ઉર્ધ્વપુંડ્ર સીધું સૌમ્ય ટચલી આંગળી જેવડું જાડું અને નાકના મૂળથી કેસ સુધીનું કહ્યું છે દ્વિજોએ તે ખંત રાખીને કરવું શાંતર આલમ પ્રકુર પ્રકુરવંતી પુંડ્રમ હરિપદાકૃતિ તિલકની વચ્ચે જગ્યા રાખીને ભગવાન શ્રીહરિના ચરણને આકારે કરવું આવું પદ્મપુરાણમાં કહ્યું છે બે પ્રકારનું તિલક છે દંડાકૃતિ અને હરિપદાકૃતિ હરિપદાકૃતિ હોય તો થોડુંક આમ પોળું થાય ઉપર જતા એમ રામાનુજાચાર્યમાં હોય છે હરિપદા નહીં તો આમ સીધે સીધી બે લીટી હોય તો દંડાકૃતિ વળી કહ્યું છે કે ઉર્ધ્વ પુંડ્રમ રુજુ સૌમ્યમ સુપાર્શ્વ સુમનોહરમ દંડાકારમ સુશોમાઢ્યમ સુશોભાઢ્યમ સુશોભાઢ્યમ મધ્ય છિદ્ર પ્રકલ્પયેત ઉર્ધ્વપુંડ સીધું સૌમ્ય સુંદર પડખાવાળું દંડાકારે સુમનોહર કરવું અને વચ્ચે સુંદર શોભતી જગ્યા રાખવી તિલકની પહોળાઈ તો આંગળીથી જો કર્યું હોય તો આંગળી જેટલી રાખવી તે પણ ત્યાં જ કહ્યું છે કે મહાભાગવત શુદ્ધ પુંડ્રમ હરિપદા કૃતિ દંડાકારમ તું વા દેવી ધારયેત ઉર્ધ્વપુંડ્રકમ હે દેવી વિશુદ્ધ અને મહાન ભગવાનના ભક્તો પુરુષોએ ઉર્ધ્વપુંડ તિલક હરિના ચરણ જેવું અથવા દંડાકારે કરવું ઉપરના ભાગમાં થોડું પહોળું હોય તો શ્રીહરિના ચરણ જેવું ગણાય અને એક સરખું હોય તો દંડાકારે ગણાય નિબંધ ગ્રંથમાં તો પ્રત્યેક સ્થાનમાં તિલકનો આકાર અલગ અલગ કહ્યો છે દંડાકારમ હૃદયે સ્યાત પદ્માકારમ તું વક્ષસી વેળુ નિભમ બાહવો અન્યથી પાક અન્યથી પાકૃતિ સ્મૃતમ લલાટમાં તિલક એક સરખું દંડાકાર કરવું છાતીમાં કમલ જેવું કરવું બંને ભુજાના મૂળમાં વાંસના પાંદડા જેવું તિલક કરવું આ સિવાયનું તિલક દીવા જેવું પણ કરવું તિલક દર્પણ વગેરેમાં જો તિલક દર્પણ વગેરેમાં જોઈને કરવું સ્કંદપુરાણના માત્રાસર મહાત્મ્યમાં કહ્યું છે કે વિક્ષાર દર્શે જલે વાપી યો વિદ યો વિદધ્યાત પ્રયત્નત ઉર્ધ્વપુંડ્ર મહાભાગ સ યાતિ પરમામ ગતિમ જે મહાન ભાગ્યશાળી ભક્ત દર્પણમાં કે પાણીમાં મુખ જોઈને ખંતથી તિલક કરે છે તે પરમ શ્રેષ્ઠ ગતિને પામે છે ન પાદુકાસ્થો નાદર્શે ન જલે ચાવલોકયન ન પ્રાવૃત શિરાહા કુર્યાત તિલકમ ધર્મ સાધનમ પાદુકા પહેરીને દર્પણ કે પાણીમાં દેખીને અને મસ્તક ઢાંકીને ધર્મના સાધનરૂપ તિલક ન કરવું આમ ધર્મ પ્રવૃત્તિમાં વિષ્ણુ વાક્ય છે તે તો બીજી જાતના તિલક બાબતનું કહ્યું છે તિલક કે અરીસામે ન જોવું એવું નહીં જોઈને કરવું તિલકની વચ્ચે જગ્યા રાખવાની ખાસ કહી છે આરભ્ય નાસિકા મૂલમ લલાટે વિલિખેત મૃદા સમારભ્ય ભ્રુવોર મૂલમ અંતરાલમ પ્રકલ્પયેત નાકના મૂળથી શરૂ કરીને કપાળમાં ગોપીચંદનથી તિલક કરે ત્યારે બંને નેણના મૂળથી ઉપરના ભાગમાં જગ્યા રાખવી જો તેમાં ધ્યાન આપવામાં ન આવે તો તેની નિંદા કરી છે વર્તુલમ તિર્યક છિદ્રમ રસ્વમ તિલ રસ્વમ દીર્ઘમ તતમ તનુ વક્રમ વિરૂપમ વક્રાગ્રમ છિન્નમૂલમ પદચ્યુતમ અશુભ્રમ વૃક્ષમારક વૃક્ષમારક્તમ તથા નંગુલી કલ્પિતમ વિગંધમવસહ્યમ ચ પુંડ્રમાહુરનર્થકમ જો ગોળ ત્રાસું જગ્યા વિનાનું ટૂંકું વધારે લાંબુ ઘણું પહોળું વધારે સાંકડું વાંકું ઉપરને છેડે વાકું મૂળમાં તૂટી ગયેલું તેના સ્થાનેથી ખસી ગયેલું શ્વેત સિવાયનું કોરું વગર આંગળીએ કરેલું સુગંધ વિનાનું અને અસહ્ય આવી જાતના તિલક નકામાં નિરર્થક છે તેમાં લાંબુ એટલે નાકના ટેરવેથી કરવું એવું હોતે હોય છે લોકમાં ઘણા અહીંથી ઠીકથી કરતા હોય છે એટલે અહીંથી તો હાવ ન હોય પણ અમે અર્ધેથી લઈ લેતા હોય છે અહીંયાથી કરતા આનો વિસ્તાર તો ઉર્ધ્વપુંડ ધારણવાદથી જાણી શકાય છે સધવા સ્ત્રીઓએ પોતાના લલાટમાં કુમકુમનો ચાંદલો કરવો પણ તિલક ન કરવું ભૃગુએ કહ્યું છે કે લલાટે કુમકુમ નાસા ભૂષણમ કરકંકણમ કંઠસૂત્રમ ચ સધવા દુર્યે ન કદાચન સધવા સ્ત્રીએ કપાળમાં કુમકુમનો ચાંદલો કરવો નાકમાં ઘરેણું રાખવું હાથના કાંડામાં કંકણ પહેરવું અને ગળામાં કંઠસૂત્ર એટલે કે મંગળસૂત્ર પહેરવું સધવા સ્ત્રીઓએ આટલી વસ્તુ ક્યારેય પોતાના શરીર ઉપરથી દૂર ન કરવી શ્લોક નંબર ફિફ્ટી થ્રી પુંડ્રવા ચંદ્રકો ભાલે ન કાર્યો મૃત ન થયા મનસા પૂજનમ કાર્ય તથા કૃષ્ણસ્ય ચાખિલૈ અને તે વિધવા સ્ત્રીઓ માત્રને પોતાના ભાલને વિશે તિલક ન કરવું ને ચાંદલો પણ ન કરવો અને તે પછી તે સર્વે જે અમારા સત્સંગી તેમણે મને કરીને કલ્પ્યા જે ચંદન પુષ્પાદિક ઉપચાર તેમણે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની માનસી પૂજા કરવી વિધવા સ્ત્રીએ પોતાના કપાળમાં તિલક કે ચાંદલો ન કરવો તિલક ચાંદલો અલંકાર ગણાય છે અને વિધવા સ્ત્રીને અલંકાર ધારવાનો નિષેધ છે તે ભૃગુ ઋષિએ કહ્યું છે કે વિધવા ધારયેત નૈવ સૂક્ષ્મ વસ્ત્રમ અલંકૃતિમ વિધવા સ્ત્રીઓએ ઝીણા વસ્ત્ર અને અલંકાર ધારવા નહીં તે પછી પુરુષોએ અને સ્ત્રીઓએ માનસિક ઉપચારોથી પોતે દેખ્યા હોય સાંભળ્યા હોય કે હૃદયમાં ધ્યાનથી ધારેલા હોય આવા શ્રી રાધાકૃષ્ણ ભગવાનનું પૂજન કરવું બધી જ પૂજાવિધિમાં ધ્યાન પહેલું કરવું બધી જ પૂજાવિધિમાં ધ્યાન પહેલું કરવું જોઈએ એટલે સૌ પ્રથમ ધ્યાન કરીને પછી પૂજન કરવું ધ્યાનની બાબતમાં શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને કહ્યું છે કે સ્ત્રીણામ સ્ત્રી સંગીનામ સંગ સ્ત્રીણામ સ્ત્રી સંગીનામ સંગમ ત્યક્તવા દૂરત આત્મવાન ક્ષેમે વિવિક ક્ષેમે વિવક્ત આસીન વિવિક્ત આસીન ક્ષેમે વિવિક્ત આસીન ચિત આસીન આસીન ક્ષેમે વિવિક્ત આસીન ચિંતયાન ચિંતયાન મામ મામ અતંદ્રિત ચિંતયાન મામ અતંદ્રિત આત્મનિષ્ઠ મારા ભક્તે સ્ત્રીઓનો અને સ્ત્રીની વાસનાવાળા પુરુષોનો સંસર્ગ દૂરથી જ છોડી દેવો નિરુપદ્રવ એકાંત સ્થાનમાં બેસવું અને આળસ ન થાય તે રીતે મારું ધ્યાન કરવું અહીં તિલક ચાંદલો કર્યા પછી બ્રાહ્મણાદિકે સંધ્યાવંદન કરવું તે પછી શ્રીકૃષ્ણ ભગવાનની માનસી પૂજા અને બાહ્ય પૂજા કરવી આમ વિશેષ ધર્મોમાં કહેવાશે અહીં તો સામાન્ય ધર્મો કહીએ છીએ એટલે ન કહ્યું હોય તો પણ સંધ્યાવંદનનું અનુસંધાન રાખીને તે કરી લેવું કારણ કે સંધ્યાવંદન કરવું તે દ્વિજો માટે સમગ્ર આશ્રમોનો વિશેષ ધર્મ ભગવાને જ કહ્યો છે જેમ કે શૌચમ આચમનમ સ્નાનમ સંધ્યોપાસનમ આર્જવમ તીર્થ સેવા જપો સ્પૃશ્યા ભક્ષ્યા સંભાષ્ય વર્જમ વર્જનમ સર્વાશ્રમ પ્રયુક્તો અયમ નિયમ કુલનંદન મદભાવ સર્વભૂતેષુ મનોવાક કાય સંયમ બાહ્ય અને આભ્યંતર બે પ્રકારનું શૌચ પાળવું આચમન સ્નાન સંધ્યોપાસન મન વાણી અને શરીરની એક વાક્યતા તીર્થોની સેવા મંત્રજપ આટલા કરવા તથા અસ્પૃશ્યને અડવું નહીં અભક્ષ્ય ખાવું નહીં અને ન બોલ્યા જેવું બોલવું નહીં હે કુલનંદન આ સમગ્ર આશ્રમીઓએ પાળવાના નિયમ છે ભૂત પ્રાણી માત્રામાં મારી ભાવના કરવી તથા મન વાણી અને શરીરથી સંયમ સંયમ વર્તવો શ્લોક નંબર ફિફ્ટી ફોર प्रणम्य राधाकृष्णस्य लेख्यार्चां तत आदरात् शक्त्या जपित्वा तन्मत्रं कर्तव्यं व्यावहारिकम् અને તે પછી શ્રી રાધાકૃષ્ણની જે ચિત્ર પ્રતિમા તેનું આદર થકી દર્શન કરીને નમસ્કાર કરીને પછી પોતાના સામર્થ્ય પ્રમાણે શ્રી કૃષ્ણનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરીને તે પછી પોતાનું વ્યવહારિક કાર્ય કરવું આવી રીતે માનસિક પૂજા કરીને ધ્યાન કરાયેલા પરમાત્માને બહાર આગળ મૂર્તિ સ્વરૂપે વિરાજિત છે તેમ ભાવના કરીને અતિ આદરપૂર્વક પ્રણામ આદિ કરીને પ્રાપ્ત ઉપચારોથી પૂજન કરવું અહીં સુધી બાહ્ય આરાધન કહેવાયું ચિત્ર પ્રતિમામાં સ્નાન અનુલેપન આદિ ઉપચાર ભાવમાત્રથી કરવાના હોય છે બાહ્ય હોતા નથી પૂજનની પૂર્ણાહુતિમાં ભગવાનના મંત્રનો જપ કરવો પૂજન પૂરું થયા પછી એમ ન કહીને પૂજન પૂરું થયા પછી એમ ન કહીને પૂર્ણાહુતિમાં એમ કહેવાથી મંત્ર જપ પણ પૂજનની અંદરનો જ વિધિ છે પૂજાની અંદર આવી જવો જોઈએ એમ પૂજા પૂરી કરીને પછી બહાર જપ કરવો એવું નહીં પૂજાનું જે અંગ છે એવી રીતે પૂજન પૂરું થયા પછી એમ ન કહીને પૂર્ણાહુતિમાં એમ કહેવાથી મંત્ર જપ પણ પૂજનની અંદરનો જ વિધિ છે એમ જાણવું તેથી મંત્ર જપ ન થાય તો પૂજાની પૂર્ણતા ન થઈ ગણાય એમ જાણવું તે માનસી પૂજા કર્યા પછી પોતાના ગુરુએ જે શ્રી રાધાકૃષ્ણ ભગવાનની ચિત્ર પ્રતિમા આપી હોય તેને આદરભાવથી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા સાષ્ટાંગ નમસ્કારનું લક્ષણ સ્કંદપુરાણમાં કહ્યું છે કે પદ્મા પદભ્યામ કરાભ્યામ જાનુભ્યામ મુરસા શિરસા દ્રશા મનસા વચસા ચેતી પ્રણામો અષ્ટાંગ ઈ રીત બબ્બે હાથ પગ તથા ઘૂંટણ છાતી મસ્તક દ્રષ્ટિ મન તથા વાણી આ આઠ અંગોને નમ્ર ભાવે જે ભગવાનના ચરણ શરણમાં અર્પણ કરવા તેને અષ્ટાંગ પ્રણામ કહેવાય છે કરાભ્યામ શિરસા દ્રષ્ટિયા મનસા વચસા ચ સહ બે હાથ મસ્તક દ્રષ્ટિ વચન તથા મન આ પાંચને ભગવાનના ચરણ શરણમાં જે નમ્ર ભાવે અર્પણ કરવા તેને પંચાંગ પ્રણામ કહેવાય છે સ્ત્રીઓએ પંચાંગ પ્રણામ કરવા પુરુષોએ અષ્ટાંગ પ્રણામ કરવા ભગવાનની ચિત્ર પ્રતિમાને સ્નાન કરાવાય નહીં તેમજ ચંદનનો લેપ પણ થાય નહીં આથી બધા જ ઉપચારોને સ્થાને પ્રણામ કરવાનું જ કહ્યું છે જો ધાતુ પાષાણ આદિની પ્રતિમા હોય તો જે સમયે જે ઉપચારો મળે તેનાથી અધિકારાનુસારે ચિત્ર પ્રતિમાને માર્જન કરવાનું હોય કપડાથી માર્જન કરી નાખવાનું એટલે એમાં સ્નાનની ભાવના કરવાની એ સ્નાનને બદલે માર્જન છે જો ધાતુ પાષાણ આદિની પ્રતિમા હોય તો જે સમયે જે ઉપચારો મળે તેનાથી અધિકારાનુસારે મંત્ર બોલીને પૂજન કરવું એમ જાણવું પછી સમય અને શક્તિને અનુસારે શ્રીકૃષ્ણ ભગવાનના અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો અહીં મૂળ શ્લોકમાં જપિતવા એમ કહ્યું હોવાથી જપની વિધિ શ્રવણ થતી નથી કેવળ અનુવાદ માત્ર સંભળાય છે તો પણ કર્તવ્યમ વ્યવહારિકમ તેમાં વિધિની જરૂર નથી તે તો રાગ પ્રાપ્ત છે છતાં વપા હોમ વપા હોમ બરાબર વપા હોમ કરીને દીક્ષિએ દીક્ષિતે અન્નપ્રાશન કરવું તેમાં જેમ અન્નપ્રાશનમાં તો અનુજ્ઞા માત્ર છે તે તો રાગ પ્રાપ્ત છે વિધિ વપાહોમમાં છે તેમ વ્યવહારિક કરવું તે તો અનુજ્ઞા માત્ર છે વિધિ પ્રણીત વિધિ પ્રણીત થતી નથી અને જપમાં જ વિધિ છે તેથી જપિતવાનું તાત્પર્ય જપમ કુર્યાત એમ વિધિમાં છે અને વ્યવહારમાં વિધિ જણાય છે તે અનુજ્ઞા માત્ર છે એમ જાણવું ડોસી સ્વામીજી હું સમજાય એમાં કઈ ન સમજાય તો આજ તો અહીં ટીવી નથી તો પછી ક્યાં હું સમજ્યા તમે ક્યાં જણાય છે કર્તવ્ય વ્યાવહારિકમ એમ વિધિ ક્યાં આવે વિધિ કોને કહેવાય જેમાં કરવાનું વિદ્યાર્થ કાળ વાપી રહ્યો હોય કર્તવ્યમ વિદ્યાર્થ કૃદંત છે એને વિધિ કહેવાય વિધિ એટલે પ્રેરણા વેદો બધા માણસોને પ્રેરણા કરે છે જપ કરવાની પ્રેરણા તો ન આવી જપિત્વા કર્તવ્યમ વ્યાવહારિકમ એમ તેમાં તો <coughs> જપિતવા જપ કરીને એવું આવ્યું જપતવ્યમ એવું તો ન આવ્યું એમ તો હું એમાં તમે સમજ્યા એટલે વિધિ દેખાય છે તો કર્તવ્ય વ્યવહારિક અમે વ્યવહાર કરવો એમાં અને જપિત્વ એ ગૌણ ભાગ છે પણ હકીકતમાં વ્યવહાર કરવો એ તો રાગ પ્રાપ્ત મનુષ્યનો હોય એટલે જપ કરવો રાગ પ્રાપ્તમાં ક્યાંક વિધિ મૂક્યો હોય તો એ રાગ પ્રાપ્ત ક્રિયા કરવા માટેનો હોય નહીં માણસને પ્રેરણા ક્યાં કરવી પડે રાગ પ્રાપ્ત ન હોય બોથલાવા ક્યાં પડે બોથલાવા ક્યાં પડે રાગ પ્રાપ્ત ન હોય ન્યાય રાગ પ્રાપ્ત હોય ને કેવું પડે તમે એમ કરજો ત્યાં કાંઈ કેવું ન પડે તમે એમ કરજો ભાઈ હાલો ભાઈ કોમ્પ્યુટરમાં બેસજો અમથા અમથા ગેમ જોજો એમ વિધિ ક્યાંય આમ ક્યાંય આવી ગેમ જોજો એ તો હવે બેહવાના છે ગેમ જોઈ જ લેવાના છે જે પોતાને ગમતું હોય તો કરી જ લેવાના છે હવે એટલે એમાં ક્યાંક કીધું હોય વ્યવહાર કરવાનો તો હોવ ને આટા મારવાનું ગમે જ છે બધાને એમાં વિધિ નથી એમ એને શું કહેવાય અનુજ્ઞા કહેવાય છોટી આપી કરવું હોય તો કરજો પણ આ કરીને પછી કરજો આખો દિન હાવ એમને બેહારી રાખે આપણને પૂજામાં પૂજામાં તો એવું તો પોહાય નહીં એટલે તમારે કરવું હોય તો કરજો પણ આ બધું પૂરું કરીને પછી કરજો જે તમારું કામ છે એ બધું પૂરું કરીને પછી કરજો એમ કરવું હોય થોડું એ ફરાહણી કરી લેજો એવું કંઈ વાંધો નહીં અને પોતાને બહુ ઓલું રાગ પ્રાપ્ત હોય ને બહુ ગમતું હોય એ હોતે પછી કરજો બીજું તો ભગવાન તો ના કંઈ રાખ્યા તો રહ્યા નહીં સોકડા ખેંચે આપણે સોકડા ખેંચી રાખીએ તો રે કાંઈ સોકડો દાંતે લઈ લે દાંતે સોકડે લઈ લે પછી એને ગમે એમ ખેંચો તો એ વળે નહીં પાછો ઘોડું એટલે હું વિધિન હું વિધિનો આવ્યો કયો હવે એમાં હું વિધિ આવ્યો ને હું વિધિનો આવ્યો કર્તવ્ય વ્યવહારિક એમાં વિધિ હતો પણ હકીકતમાં એ રાગ પ્રાપ્ત છે એટલે જપિતવા એમાં વિધિ સમજવું એટલે એમાં એને અનુજ્ઞા આપી અનુજ્ઞા સમજવું પરમિશન આપી દીધી કે ભાઈ તમારે વ્યવહાર કરવાનો એને અનુજ્ઞા કીધી અને વિધિ જપિતવામાં જપિતવામાં જપ કરીને તમે આમ કરજો એટલે જપમ કુરિયાત એવો વિધિ છે વ્યવહારમ કુરિયાત એને અનુજ્ઞા છે તમે રહી નો એકતા હો અને અતિ ભડભડિયો હોય તો રાખજો બીજું શું થાય બીજું તો તમારે રાખવાનું કઈ વાંધો એટલે એમ નહીં સમજી લેવાનું કે એમાં વાંધો નથી એમ વાંધો નથી એવું નથી રાગ છે એટલે ભગવાને એમાં અનુજ્ઞા આપી દીધી કારણ કે ભગવાનને ખબર હોય કે આ આપણે આપણે ના પાડશું તો રહે તો નહીં એટલે જો એ મૂળ ગા રહે તો કાંઈ વાંધો નહીં એટલા માટે એને એને આનુજ્ઞા કહેવાય ઓલાને વિધિ કહેવાય વિધિ શેમાં છે જપિત્વા જપિત્વા એમ જપમ કોરિયાદ એવું કેવું છે ભગવાન પછી તિલક ચાંદલો આ બધું કરીને જપમ કોરિયાત જપ કરજો પૂરું થઈ ગયું કે બાકી થોડુંક તેથી જપિત્વાનું તાત્પર્ય જપમ કુર્યાત એમ વિધિમાં છે અને વ્યવહારમાં વિધિ જણાય છે તે અનુજ્ઞા માત્ર છે એમ જાણવું એને કહેવાય અનુજ્ઞા એમ સ્નાતવા ભૂંદીતા સ્નાન કરીને ભોજન જમી લેજો જલ્દી તેમાં વિધિ શેમાં છે સ્નાતવા સ્નાતવા એમાં સ્નાન કરીને એમ એમ કર્મયોગ કરીને ભક્તિ કરવી કર્મયોગ કરતા કરતા ભક્તિ કરવી તેમાં વિધિ છે ને છે ભક્તિ કર્મયોગ કરીને કર્મયોગ હોતે કરો કારણ કે એ કોઈ કરે નહીં ને એટલે ભક્તિ તો કરે એ પછી ભગતની વિધિ આવી ભગત તો ભગત ભક્તિ જ કરવાના હોય પખાલ જ વગાડવાના હોય નકરા પખાલ સ્વામિનારાયણ સ્વામિનારાયણ પખાલ વગાડવાના હોય તો વગાડવાના એમાં કાંઈ વાંધો નથી એને અર્ધ વિધિ કહેવાય એમ ઓલાની જે બી હાવ નથી એમ નકરા પખાલ વગાડતા નહીં એમ કહેવાને એમ નકરા પખાલ વગાડતા નહીં કંઈક તમારી ફરજ હોય એ હોતે લીલું કરજો એમ તવણું તોડજો એમ તવણું તોડીને બે કટકા ન કરતા એવું ન કરતા બીજાને આપણે હાટું તાણા તોડવા પડે એના કરતાં આપણે ક્યાંક કરજો એવું એને વિધ કહેવાય એમ તવણું ન તોડવું અને પખાત વગાડવા એમાં રાગ પ્રાપ્ત તો નથી પણ ઓલે પણ ભીહો ભીહા પ્રાપ્ત છે ઓલે ભીહો થાય એટલે પછી ક્યાંક ખાઈ જાય પખાત વગાડવા એમ એટલે રાગ પ્રાપ્ત ન કહેવાય પણ ક્યાં ક્યાં કહેવાય ભીહા પ્રાપ્ત કહેવાય એને કહેવાય ભીહો એટલે ભીહો થાય તો આપણે વૈયા જઈએ ગેમ જોવા કેમ કે તો એને રાગ પ્રાપ્ત ગેમ જોવી તો રાગ પ્રાપ્ત છે પણ આ ભીહો પખાજ વગાડવા રાગ પ્રાપ્ત નથી અહીં ક્યાં પખાજ વગાડવા કોઈ આવતા નથી ને સવારે પખાજ વગાડવા તમે આવો છો પખાજ વગાડવા ક્યારેક આવો ત્યારે એકારે વગાડી નાખો બધા પંદર દિન એમ એટલે પખાદ વગાડવા એ રાગ પ્રાપ્ત તો છે નહીં રાગ પ્રાપ્ત નથી કઈ અને કઈ ભક્તિ કરવી એને રાગ પ્રાપ્ત થોડી કહેવાય એટલે રાગ પ્રાપ્ત નથી એમ તોય પણ ભીહા પ્રાપ્ત છે એવા ભીહામાં આવ્યા ગયા હોય તો પગારમાં ઘરે જાય એટલે એને કહેવાય એટલે કે પોતાની ફરજ બજાવીને ભક્તિ ભક્તિ કરજો નિષ્કામ કર્મ યોગ કરવાનો નિષ્કામ સેવા યોગ કરતા કરતા ભક્તિ કરજો નિષ્કામ સેવા યોગમાં કોઈને બહુ દોડવાનું હોય નહીં અને પખાજ વગાડમાં તો હો દોડે એ પણ પખાજ વગાડમાં આ ઓલી અર્ધરાગ પ્રાપ્ત છે અર્ધરાગને શું કહેવાય ભીંહો ભીહો ભીહા પ્રાપ્ત છે જ્યારે જ્યારે ભીંહો પડે ત્યારે પખાજ વગાડવામાં પગાડી જાય પૂગી જાય ને પાછો એ બોલો ભીહો વયો જાય તો પાછો પખાજ ન વગાડે ભીહો વયો જાય તો તો પછી કાંઈ વાંધો નહીં સવારમાં જ પંદર મિનિટ જ હોય એમ પંદર મિનિટમાં બે હોય ત્યારે પછી ઓલપણે પીયા જઈએ એટલે પકાદ વગાડવાની નિષ્કામ સેવા એ વિધિ કહેવાય અને ભક્તિ એ અનુમતિ કહેવાય અનુમતિ કહેવાય નિષ્કામ સેવા કરવાની હોય ત્યારે જ ભીહો હોય નગર પછી ભક્તિ છે એ વિધિમાં આવી જાય નિષ્કામ સેવા કરવાની હોય અને ભક્તિ બે હારે પ્રાપ્ત થાય ત્યારે ભક્તિ ત્યારે ભક્તિ છે એ બિહા પ્રાપ્ત થઈ જાય અને પછી ઓલી નિષ્કામ સેવા છે પ્રાપ્ત નિષ્કામ સેવા કરીને પછી ભક્તિ કરે તો એ વિધિ કહેવાય પૂરું થઈ ગયું તેથી જપિતવાનું તાત્પર્ય જપ કુર્યાત એમ વિધિમાં છે અને વ્યવહારમાં વિધિ જણાય છે તે અનુજ્ઞા માત્ર છે એમ જાણવું અને તે પણ દેહધારણ ઉપયોગી દ્રવ્ય અર્જનાદિ કર્મ દ્રવ્ય અર્જનાદિ ધર્મ અવિરોધી એવા અર્થકામ સંબંધી પ્રવૃત્તિને વ્યવહારમ કર્યા એમ કર્તવ્યમ વ્યાવહારિકમ એટલે ધર્મથી વિરુદ્ધ હોય એવો વ્યવહાર ન કરવો એમ ધર્મથી અવિરુદ્ધ હોય એવો વ્યવહાર કરવો મોક્ષથી અવિરુદ્ધ હોય એવો વ્યવહાર કરવાનો એ અનુજ્ઞા આપી વિધિ નથી આપી એમ એને આજ્ઞા કીધી એવું નથી એમ છૂટી કહેવાય કે છૂટી આપી દીધી નવરાય હોય તે ગેમ જોજો એમ તો એ છૂટી આપી દીધી કહેવાય આજ્ઞા આપી દીધી ગેમ જોવાનું તમને કીધું છે તો વળી કોમ્પ્યુટર લઈ ગયો એક નવું ગેમ ક્યાં જોઈએ મારે અને તે પણ દેહધારણ ઉપયોગી દ્રવ્ય અર્જનાદિ ધર્મ અવિરોધી એવા અર્થકામ સંબંધી પ્રવૃત્તિને અહીં વ્યવહારક શબ્દથી કહ્યું છે અન્યથા વ્યવહાર શબ્દથી લૌકિક ક્રિયા માત્રની અભ્યનુજ્ઞા હોય તો દુર્વૃતમાં પણ અનુજ્ઞા મળી ગઈ કહેવાશે બાંધવાની હતી કે બાંધવું એ વ્યવહાર છે તો પછી એમ એ છૂટી આપી દીધી છે મહારાજે એમ કોઈ કહેતો એવું નહીં મોક્ષ ન બગડે અને ધર્મમાંથી છાંડી ન જાય એવું કંઈક કરજો એમ તેથી તેની વ્યાવૃત્તિ માટે દેહધારણ ઉપયોગી અને ધર્મ મોક્ષમાં અવિરોધી એવા અર્થકામ પ્રવૃત્તિ કરવી એવો ભાવ છે તે બતાવવા તે પૂજા મંત્રજાપ કર્યા પછી પોતાના અધિકારને અનુસારે વ્યવહારિક કામકાજ કરવું પોતાના નિર્વાહમાં ઉપયોગી વસ્તુઓને સંપાદન કરવાનું કામકાજ કરવું સ્વામી મહારાજ